ઉપર જાવ ને વાંધો માતા જોડે બાબા તો ના ચલો હવે ઘી હોય તો આ પૈસા પ્રસાદ પાકી ગયા પછી રોજ પ્રસાદ પડે અમારે હાથ દુખદ પછી હતો અંદર સુખ ઉભરાય છે આનંદ આનંદ થઈ જાય છે આવું તો કોઈ જગ્યાએ સાચી નથી સુખ تم کیا لگتا ہے અહંકાર ગયો ખબર પડે ને તમને સંતો હોય તો ના જાય સંતો કયા સંત નો ગયો હતો અહીંયા આગળ આખી દુકાન એક અહંકાર જાય નહીં અહંકાર તો જ્ઞાની પુરુષ ના સારો અર્થ ના જાય બીજા કોઈ જાય નહીં સંતો નો અહંકાર જાય નહીં એટલે જરાક આપણે કહીએ અવરું બોલે કેવી જાય તમે રસ્તામાં જતા જેનું મૃત્યુ ને થવાનું તે બધી વાત શું છે આત્મા એ કરીને અમર થયા એ રહ્યા આત્મા એક કરીને અમર બે અમર હોય તો થાય નહીં દેહ કોઈનો અમર થાય નહી આ લોકો થતો લોકોને રૂપક આપીને લોકોને એન્કરેજમેન્ટ ન કરવા માટે કરેલું દેહ કોઈને અમર થાય નહીં પૂગલ વિનાશી જ હોય આત્મા વિનાશી એટલું ટૂંકમાં સમજી જવાનું બહુ સારી છે એટલે બઉ આનંદ થયો અમદાવાદ ક્યારે આવવાના છે નિર્વાદ વાત કરો પણ સંભળાતું નથી દાદા આવે છે થોડા દિવસ માટે નહીં આવવાના સારું તો અમદાવાદ આવો ને તો બહુ ઉત્તમ વસ્તુ ભલે ગમે દર્શન કરવા માટે ખાસ આવો જય સચિદાન જેટલા કાળના શું થાય જેવું થાય ત્યાં દર્શન થાય ચોખ્ખી દાનત એટલે શું અને ચોખ્ખી દાનત નહીં એટલે શું ભારત પછી બધા દુનિયા કોઈ કામ કામ પૂર્ણ થાય સંસારી ભારતમાં તો શું હોય તો સંસારી કામ પૂર્ણ થાય અધ્યાત્મનું કામ પૂર્ણ થાય ચાર સારી એ બધું clear clear railway line clear દાણા શક્તિને શીખવવું જ ના પડે કઈ ગામ જશે એ ગાડી કહેવાય કેમ ખોટું બધું જ થશે એટલે બોલવા જ ના દાણ જ થશે એટલે સિંચાય દાણ જ થશે એટલે સિંચાય કમ્પ્લેટ સિંચાય મારા એ મહારાજજી સહિત સંચાય છે એની વાત જ બીજું ભારત પછી આ દુનિયામાં કોઈ ચીજ અઘરી નથી શું ધ્યાનમાં પડે છે ભરત આત્મા તમે કોઈ ધ્યાન કરું છું બોલાવે મને ધ્યાન દાદા આત્મા પછી મોટું મોટું નુકસાન નુકસાન નીચું જોતું છોકરા પૂછ્યો કે આ દીકરો જેવી કશું છે કઈ એ લોકો કે ના સારું કરી દે એવું કે પૂછવા માટે ખરા નહીં દુઃખો થાય તમે تھا جو دھوپ کھائے تو سمجھی رہو گے آپ سمجھا تو پوچھ رہے آپ کے جو ہم آئیے تو وہاں سے بچوں પોતાની ભૂલવાળી હોય તો કઈ પણ દુઃખ આપે એ દુઃખ થાય એટલે તરત પૂછી લેવું સમજણ ક્યાં શું કારણ છે તો ઉકેવાય છે તમારે જોયે તો જોડે તો શું ઘણી વાર બહુ નજીક રહેવાની ભૂલ સુધારવાની સુરત નથી આવી હું તો તો મારીને કાઢી ગયેલો નહીં કોઈ પાછળ હું ના મારી કાઢી ગયો આ બીજો ભાઈ મારી કાઢી ગયો પાછો પાછો કારણ કે આ બધા ભાઈ થવું નહીં મળે બીજી બધી તો હા આવો બધા રૂપિયા એક જગ્યા મળશે કઈ જગ્યા આવો બધા પધારો આવી આ પચાસ કંપનીઓ પચાસ આટલું ઘડાઈ ગયું આટલું ઘડાઈ ગયું આવો પધારો આવો પધારો હા કળિયુગમાં આટલું પ્યોર હશે એ તો કલ્પના જ હતી નહીં આવું પ્યોર નીકળશે એની તો કલ્પના જ નથી શાસ્ત્રમાં કલ્પના હોય અકલ્પ્ય વસ્તુ છે અચિંત્ય વસ્તુ છે એવું જો મળી ગયા તો પછી શું બાકી રહે મળી ગયા સમજાવ્યું ઊંધું બાકી નાખે પૂજ્ય બધા પૂજ્ય પૂછી પૂછી કરી તો હવે દુઃખ તો હોય નહીં આપણે તો મારી ના થતો હોય દુઃખ ના ઘરમાં ભરત બેન કહ્યું નગર તું રવા દે તું તારું તારું કામ કરે એટલે એને થઈ ગયું દુઃખ કરવા જેવું હતું ના કશું કરવા જેવું હતું દુઃખ કરવા જેવું દાદાજીએ મને આટલું છૂટ આપી જાનવર જેવા શું મન રાખે પેલું પેલું ગાય જે કરે છે પેલી મારી ગોળા મારી મારી મનુષ્ય પણ હોય ના હોય એક ભાઈ મારી સુધા કહે છે એવું કહે છે એવું સુધા મારી જગ્યા થયા બ્રાહ્મણ ભાઈ હોય તો પેઢેર વાળો નીકળી જાય પેલું ભૂમિ વાળા તો નીકળી જાય સમજાય સમજાય બધા પછી પછી જગ્યાએ પાછી કાઢે એના જેવા માણસ જાનવર માણસો રહી જાય પણ મિત્રો હે જ્ઞાન જીવે જ્ઞાતા રસ્તા શરૂઆતમાં અમે એવા જ હતા એવા હતા ત્યારે શરૂઆતમાં એક કરી એક દાદા અમારી એટલી ચીવટ રાખે છે ને દાદા અમારી એટલી ચીવટ રાખે છે તો એક પણ સૂચન હોય તો અમારા માટે જ હોય સુધરે હા મારી શું થાય છે કઈ ગમતી હોય આજે રેલવે ટ્રેન હોવું ધ્યાન ના એને કામ વેપારી તો હોય કારણ આપતો ચિત્રોનું ફંડનું એકાઉન્ટન્ટ થઈ ગયું એમાં થઈ ગયું બહુ ગાય ગયું પન્ના બોલશો તો મદદ ના થતો તો ચાલે હતા સારા રીતે હા તો દુઃખ બતાવીએ નથી ગયું આ દુનિયા જે કઈ દુઃખ હોય તે આવી સમજણ નહીં હોય પોતે સૂચ્યો અને વસ્તુ ચૂક મળી પછી ક્યારે દુઃખ છે હવે હવે મને કઈ મળશે આપણે પાણી મળશે તું કહે મને દુઃખ થયું હતું લાગે તરત આમ અસર થાય તરત આમ અસર થાય એ અહંકાર છે અહંકાર કરતો હાર ઉભી કરતો ઘેર ઘેર કાપી કાઢો ને કાપો અહંકાર ભરનો છે જરા બળે અંદર અહંકારની જરૂર નથી ને શહેર નહીં સામાન હોય તો અહંકાર સામાન કાતો સામાન નહીં શહેર નહીં સામાન હોય તો અહંકાર સામાન હોય તો અહંકાર સામાન દુઃખ અને અહંકાર દુઃખ થયું અને અહંકાર ભગ્ન થયો એ બે વચ્ચે તફાવત અહંકાર ભાગ્યરે થાય લાઈવ અને ઉપર બહુ તમે તરત ઉડાડી દીધી હા પણ બધું ટાઈમિંગ જ કરાવે હા તમે કરેલા ના કરે જેને કઈ પણ ઈચ્છા છે કઈ પણ જરૂરિયાત છે કઈ પણ કામ છે તે ના કરે તેથી આ વિષય લઈને આ લોકો કહેતા નથી ને ભૂલો દેખાતા નથી વિષય લઈને ભૂલો ઉડતા હોય નહીં તે ના ભૂલ થવાય નથી તો લોકો ત્યારે એનું કામ કરે અને જીવને ભ્રાંત જ છે ભ્રાન જ નથી ભૂલ ના દેખાય ને એ જ આપણે શું થયું જે પણ અંતર્ગત ભૂલ ના દેખાય છે મીઠું મીઠું બોલે એ બધા બધા જ ઉપર મહેજ આવે ત્યારે ગમે રૂમ જ ક્યાં છે રૂમ જ ક્યાં છે રૂમ એ વખતે નતું ગમતું એવું નતું ગમતું નતું એવું નતું તો નક્કી કર્યું ને કે આવું કર્યું એટલે મને ના પાડી દેવી છે એટલે ના પાડેલું તું મને ગમતો એમ તો કહ્યું દાદા કહ્યું હોત તો ના તુષાર ના પડે દાદા ના જોવા એવી લાઈફ નથી ને એ વાઇલ્ડ લાઈફ કહેવાય કેવી વાઇલ્ડ લાઈફ એવું નથી આવે મને સહન કરી બોલાય અને વેરે ના આવે હે તો કહું કાલે સવારે જઈશ દસ લાખ વર્ષથી આવી જગ્યા આવી નથી આવશે નહીં માટે મારી રાખે તો જશે નહીં જે થવાની હોય તે થાય એટલે બધું આવ્યું પણ શું થવાનું ઘરે તો પ્રગતિ કરી પેલા જેવો સ્વભાવ નથી હજુ દુઃખ થાય છે હજુ કાચી જાય હવે તો તારે એવું કરવા આવ્યું ના કહીએ તો તને દુઃખ થાય પછી તું પોતે જ કાઢી નાખું કે મારી ભૂલ છે કે અમે અમને છે એટલે આમ કહીએ પછી દાદા બહુ કરુણાથી આવું કરતા હોય ને પોતાની અનુસંધાનથી બધા આવું દુઃખ થાય દુઃખ થાય તો પોતે પદ બાપદારે કાઢી ના મળે તો હું ના પાડતો હોય તો દુઃખ થાય હવે લાગુ કરું ના કરું છું એમાં ઘણું દુઃખ થવાનું બરાબર સમજણ બધા કેવા લેવાની તો કેવા પાડે છે ને કેવા Thank <laughs> you. અહંકાર ભગ થાય અને દુઃખ ના થાય એવું બને દુઃખ ન થાય એવું બને દુઃખ થાય અને દુઃખ ના થાય એવું બને ક્યારે કે અહંકાર મોડો પડી ગયો તો અરે જ્ઞાનથી બરાબર છે ધ્યાન હાજર થઈ જાય એટલું દુઃખ ના પરિણામ પાછા પડી જાય ને એ રીતે બ્રહ્મચર્ય વ્રત લીધો તો પરિણામ ઉપાધિ હોય છે ખરી એ દેખાડી જ ને ઉપાધિ ને ખાસ દાદા ભગવાન ના સત્સંગમાં જવું હોય ત્યારે જ આવા પ્રોબ્લેમ પડે તો બેટર આ તો ઉપાધિ ઉપાધિ ખરી બધી આ સંપાદન સંગ્રહ કરે છે ને. ઓછી વર્ષ છે પણ તો આમ કંટાળો છે એમ. પાંચ ફોન કર્યા પછી આવે તાર જવાનું પછી ઊંચી આવી ગઈ. એને પણ તમારું કોઈ ખબર બોમ્બે અમને સ્ટાફ મળી બોમ્બે મળી ગયું સુરત તો મળે નથી હજી હા પોતા પણ હાજર ના થાય તો પોતા પણ ઓછું થઈ જાય લોકો જેમ પોતા પણ ઓછું બધાની વચ્ચે બે તમાચા મારે ને એ હું સહન કરી લઉં ગમે ત્યારે ગમે અવસ્થામાં મારે તો સાંભળે પણ આવી સત્સંગની બાબતો કે અને તમારે આવી રોટલા બનાવવાના હું બીજી સત્સંગમાં આવી ત્યારે હા તો એવું તો કે નથી બરાબર ને પણ ચીકડી ભાઈ ને આપણે એટલા ગમે ચીકડી ભાઈ ને એટલે ભાઈ માં એવું થાય અપમાનો ફાંકો મારતા આવડતો નહીં મન દાદી કામ કરે છે ને હવે આવડશે હવે આવડશે નહીં પડતું આ તો છે સુધી આ છે આવનાર તો કાઢવાનું છે તમે તારવા મળે ઠાકોર ભાવે ના હું કહું ને તને ઠાકોર માં ઈચ્છા આવી અને પછી આપડે ઘરનો ચૂનો આમ તેમ કાઢી નાખે દાદા ભગવાન ચીકુ પણ પૂરું અરવિંદભાઈ અરવિંદભાઈ ખબર ચીકુ પણ પૂરો છે પતંગ ધ્યાન હોય છે ના જ્ઞાન ના મળી હોય તો બરાબર આ ફાંકો મારે પછી મજા આવે તે ફાંકો મારે પોતાનામાં શક્તિ ઉત્પન્ન થઈ છે એવો અનુભવ થાય પોતાનામાં શક્તિ ઉત્પન્ન થઈ છે એવો અનુભવ થાય અનુભવ થાય અને જો અપમાનનો ફાંકો ના મારે તો નબળાઈ પ્રગટ થઈ જાય નબળે પ્રગટ આવડા મોટા શેર છે પણ ફરવા તો ભાઈ એના મોટા આરામ કરી દાદા એ નબળાઈ દાદા એ નબળાઈ બહુ દેખાય નબળાઈ જતી નથી દાદા એનો કઈ રસ્તો બતાવો એ નબળાઈ બહુ દેખાય છે આગળ બનાવે હજુ કશે છે તો કાઢી આપજો એ તો નબળી નથી દાદા તમારે તો અપમાન સહન કરી લઉં છું અપમાન સહન કરી લઉં છું આ આ નથી તમાકુ ને નથી કરી લઉં છું કરે ભારે ડબ્બી અમને પીકવા નહીં થાય તમારા ફાઇલ ઘરે હોય તમે બંને જણા હો અને તમે નેકેજ જુઓ ત્યારે આખો વિષય ઉડી જાય એ હકીકત છે આપણે એક વખત અમદાવાદ થયેલું સાહેબ ત્યાં જુઓ તો દરેક માણસ નો એવો નિયમ ના હોય એવો કાયદો ના હોય નહીં પુસ્તકો લખાય ના પુસ્તકો લખાય ને તો અફઘાનિસ્તાન એ બાજુ લોકો છે ને એ નેચર જોયું આપડે હવસ કરી ના આપડે એ તો રૂપ ને જોઈએ શું કહ્યું રૂપ ને જોઈએ એ લોકો રૂપ લે ને એટલે આપડે તો રૂપ ને જોઈએ એટલે નેકેજ જોઈએ એટલે એનું બધું મોતિયા મારા જાય અને એ નેકેજ જોયું મોટું થઈ જાય હું તો બોલે તને કહ્યું તું તારી જાત ને નકરજો તો જોયા બહુ રૂપિયા દેખાતો બહુ વાર જોવાનું મન ના થાય છોકરા પહેલા પછી દેખાય તો પેલું મહુવા જવારમાં ના થાય ને આ પ્રયોગ એટલે જલ્દી સમેટી લે એટલે આનંદ થાય બહુ જોવા ના મન થાય ખરું હા તો તાકી મન થાય વિકારે વિષય વિકારી થવા ગયો કે થઈ ગયો ભગવાન ભગવાન થવાના તેમ તા કહેવાય વિકારી થવા ગયો કે ભગવાન થવાના તેમ તા મનોજ કેવી રીતે જાય એ પૂછે કેવી રીતે જાય આ જ્ઞાન થી જાય બીજા કોઈ વસ્તુ જ્ઞાનથી થી વિધનથી જાગૃતિથી વિચાર આવતા પહેલા જઈને બધા સહાય થઈ તો એવું કરે છે ને એમાં થોડું ઘણું થઈ જાય ને તો થોડું ઘણું સારી રીતે થાય ને હા થોડું વખત કાચું થઈ જાય કાચો પડે રૂપક ના આવવું જોઈએ કાચા પડે કાચા પડે ખબર પડે રૂપક ના આવવું જોઈએ રૂપક મળ્યું એટલે માણસ જ ના કહેવાય છે અને રૂપક ભાવ એટલે જાનવર જ કહેવાય કાચું પડી જાય એના પસ્તાવો થાય એનું પ્રતિક્રમણ થાય તો વિચાર ને પેલું તરત ઉડાઈ દેવા જોઈએ ને એ નહીં થતું જલ્દી વિચાર ને તરત ઉડાઈ દેવા જોઈએ એ જલ્દી નથી થતું એ લંબાઈ જાય થોડો વિચાર તમારા બધા સંઘમાં વધારે આવે ને ત્યાં જેના લોકો મજબૂત માણસ ના સંઘમાં આવીએ ત્યારે મજબૂત થાય નબળા માણસ સંઘમાં જઈએ એટલે નબળું છે બરાબર અને દાદા પાસે દાદા જેવો થઈ જાય અમારે એ કરવાનું એક કરોડ નક્કી કરી તો ત્યાં જવા દે પછી સંગ રહેશે ને નિરંતર નો સંગ રહેશે ને આપતા મંદિર માં તો કાચા ના પડાય ને પછી ત્યાં તો કાચા ન પડાય ને શું પડાય કાંટે બધા બધા ભેગા રહેવાનું સંતો ને ભેગું સંતો કુસંગ હોય જ નહીં ત્યાં કુસંગ હોય ત્યાં હેલો સંપૂર્ણ ત્યાં જ થવાનું હું બોલું છું દિનકરભાઈ આમ શું બોલું છું હેલો હેલો આ તો આપડે ગુરુવારે મળે ને ત્યારે આપડે મંગળમાં નક્કી કર્યું બરાબર તો પછી હરે થયો અને અમારે તમારા દાદા ભગવાન ખરે ને એનો પ્રોગ્રામ સોમ મંગળ બુધ ને ફિક્સ થયો આમ ખાલે હું એટલું આવું છું મકાનમાં ઠીક છે બોલો જે છે સમાચાર બીજા હા હા મુંબઈ માં અહીંયા આવતા રહેવાના આપે કેમ કરવાના એનું ને કિલોમીટર જીવો અમદાવાદ નું ઘર ભરી જશે વગેરે મોડું પડે પણ એટલે આના હવે કોઈ જાય ને આના મોડા ઊંડા ઊંડા ઉતરી ગયા ટાપુ પછી હોય ને ટાપુ કોઈ બાવો એવો નથી કે જેને કોઈ યાદ રહેતું હોય કોઈ કોઈ શિષ્ય જયારે બાવો યાદ રહે એવું બન્યું નથી આ નિરંતર યાદ રહે અને કેટલાક ચોખ્ખા હોય તો થોડું થોડું યાદ આવે તો આખા દાડા પહોંચે તો યાદ આવે યાદ જ ના આવે Thank you. એના ઉપર લાવીએ ભેગો થયાનો ફળ છે મળવું છે આપ દાદા કહો છો ને કે કોઈ પણ બાવો એવો નથી વાગ્યો કે જે એના ફોલોવર્સ ને યાદ રહેતો હોય પણ દાદા ભગવાન એ રીતે યાદ રહે કે આપણો માણસમાં કોઈ કોઈની ખૂન કરવા નીકળો યુવાનો લઈને છતાં પણ દાદા ભગવાન લક્ષ્મણ હોય લક્ષ્મણ કે છે વધારે હોય એટલે મોટા મોટી અજાયબી ખરું કે ભગત આ લોકો ગુરુ કયા ને પૂછ્યું તમે કેટલા થયા છે ના કોક દાડો છ બે ત્રણ મને યાદ આવે પછી યાદ ના જવાનું હોય તો યાદ આવે દાદા ને તો ભૂલવા જાય દાદા ને નથી યાદ કરાવું તો એ તો વધારે યાદ આવે ભૂલવા જઈએ તો નથી ભૂલાય કાદવ માં હાથ ગાળતો હોય છતાં યાદ આવે અને ચેતે પણ ચાય પણ ચેતે એનું મન કેવું જલાઈ ગયું છે દાદામાં એનું મન મહાત્માઓના મન દાદામાં કેવા જલાઈ ગયા છે કોઈ પણ માણસ પ્યોર થાય ને એટલે સંસાર ના ભાવો થી પ્યોર થઈ જાય એટલે ત્યાં એકત્રણ થઈ જાય એમ તો થયા નહીં પછી આ ઇન્ડિયા એટલે યાદ નહીં આવતા ને માલ કસો હમણાં બપોરે સુઈ ગયેલી ને પોતાના દાપણ ના લાવ્યા કરે તો કામ નીકળ્યું દાપણ હંમેશા પોતાને જ જંપવાના દે પોતાનું દાપણ છે ને તે આગળ આવી અને પોતાનું ઊંધર હશે મારી નાખે અમારે દાદા શું થાય કે તમારી પાસે બેઠા હોય ને તો પોતાનું દાપણ ના આવે પણ જયારે અંદર અંદર બેઠા હોઈએ ને આપતો પુત્ર આપતો પુત્ર હવે નિરુબેન સાથે બેઠા હોય તો પોતાનું ડાપણ આવે પાછું એટલે પૂરેપૂરો લાભ નહીં થાય હજુ ડાપણ ભાઈ છે ભરે આમાં દાદા કેટલીક વાર એવું બને છે કે જયારે મહારાજ કુળદીપક ને કોઈ ફાઇલ ઉભી થઈ હવે મને એમ લાગે કે હું સંભાવ નિકાલ કરું છું એ કુળદીપક સંભાવે નિકાલ કરતો નથી ત્યાં તો કુળદીપક વ્યવસ્થિત સમજો નથી જે હું સમજ્યો છું આપણા મહાત્માઓને અંદર અંદર આવું વધારે થાય છે કેટલું અથડા એ નાની અથડામણ થાય અંદર ટપાટપી નહીં પણ વિચારો હું જે વ્યવસ્થિત સમજ્યો છું એ ભગત નથી સમજ્યા બરોબર હા હું બધી વાત કરું એટલે બધી તમે બધા સમજ્યા ના હોય છતાં હું ચડાવી હું તમને આટલું પહોંચે બીજું <laughs> તો પાછો મનમેળ થઈ જાય મનમેળ તો બરાબર થઈ જાય મનમેળ માં કશું આજુબાજુ ના થાય મનવેર તો અમારી ભાષા જેવી છે ને મનવેર વાળી છે ના વડે વડે કરી મીઠું રાખે પણ પછી દૂધદાર ચા થાય પોતાની ભૂલ ક્યાં થઈ એ પાછું સમજાય પાછું તેને કારણે ભૂલ થઈ પોતાની ભૂલ ભાગતા તો ભગવાન જ થઈ જાય ભૂલ ક્યાંથી ભાગવાની માર ભગવાન પોતાની ભૂલ સમજણ પડવી મુશ્કેલ દાદા સમજણ પાડે તો પોતાની ભૂલ સમજાઈ જાય અને ભગતભાઈ કઈ કે જલ્દી ગાઢે નહીં તો ભગતભાઈ બે ભૂલ દેખાય મને ભગતભાઈ દાદા મારી ભૂલ કાઢો તારા એક્સેપ્ટ થઈ જાય અને ભગતભાઈ કઈ ટકોર કરે તો કોઈ વાર એક્સેપ્ટ થઈ જાય અને કોઈ વાર એમ થાય કે આ સમજાવે છે એ ખોટું સમજાવે છે એ શેના કારણે થાય એ શેના કારણે એવું થાય નહીં ગેરસમજ હોય તો આપણે સમજાય ને ગેરસમજ લેટગો કરવું પડે પણ આપણે તો ગમે એટલું મીઠું લાગે પણ ચા થાય છે ને એટલું જોઈ દઉં બીજા હવામાં ચા થાય એટલે ગણું કે દૂધ ચોખ્ખું હતું આપડે ટેસ્ટફુલ ચા થાય ટેસ્ટફુલ ચા ને ટેસ્ટફુલ ચા પછી જાત્રા જતા નહીં આપડે હા બહુ પડેલો બધું મોટી રેલ ચડેલી પાણી દૂધ નથી બસમાં ચા બનાવવાની પીવા બસમાં પીવાની દૂધ બૂધ હતું નહીં સાહેબ બે અઢી વાગ્યા દાદા ચા પીવાનો ટાઈમ થયો દૂધ દૂધ દૂધ મળી આવશે એવું ઘડતર થઈ જાય આપતા પૂછો ફંડ બે લાખ થઈ જાય બહુ જે ચોખ્ખી નથી રહેતી એ શા કારણે દાનત ચોખ્ખી નથી રહેતી દાનત શા કારણે ચોખ્ખી નથી રહેતી કાંતિભાઈ એ પૂછે હમણાં પેલા દાનત ની વાત નીકળી ને દાનત એને કઈ લાલચ રહી ગયેલી હોય પછી ભોગવવાની કઈ લાલચ રહી ગયો એટલે દાણ પછી હવે લાલચ કરીને શું કરવાનું શું ભોગવવાનું સમજ બરોબર અઠવાડો છે અઠવાડિયું શું શાસ્ત્રકારે કહ્યું કે અનંત અવતાર મર્યા અને પોતાની રાખોડીમાંથી આ દેહ બધા બંધાયેલા છે અને દેહ રાખ આ એરા પરમાણુ બનેલો છે એનો જે ભોગવ્યો હતો પ્રમાણે અટવાડો થયેલો અને તે પ્રમાણે જે છે એનો શું અનંત અવતારને અટવાડો થઈ ગયા શું ભોગવવા બધા હોલ થી મરજ ધરે છે શું બધા હોલ થી મરજ ધરે બધા જ્યાં જ્યાં કોણ હોય ત્યાં મરજ ધરાય એમાં કોણ વિશ્વાસ કરે ડાયો માણસ આનંદ સુખ જોયું નથી હોભ્યું નથી ત્યાં બરાબર ઘણી વાર મારવાનું મન થઈ જાય લાલચ પ્રગટ થાય ને તો એને પર ગુસ્સો આવી જાય કે મારો એને હજી લાલચ રાખે કે મરવું છે પણ લાલચ નાબૂદ ક્યારે થાય લાલચ નાબૂદ ક્યારે થઈ જાય તો આપડે ખબર પડે લગભગ અમને કહી જાય છે કે આપડે બંધ થઈ જાય લાલચ એમ ગણી જાય કે મને ઓળખી ગયો ત્યારથી બંધ થાય નહીં સર જ્યાં સુધી મિત્ર તરીકે છે તો એમ કામ કર્યા છે આ મહેન્દ્ર તને મિત્ર તરીકે રાખ્યો છે ને કે દાદા હોય તો હજી એવું ને તારે તારે મારે ભાઈ બંધ રહેવું છે મિત્ર એ ખરો અને ઓળખાણે ખરી લાલચ ને ઓળખી જાય અને મિત્ર એ ખરો મિત્ર એ ખરો લાલચ કોઈના